એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો પાયસ જિષ્ણુ વ્યોમ અને તીર્થ વાર્તા સાંભળવા આવ્યા છે આવો આવો મારા ભટુરિયાઓ અને હિતાંશી અને હિતાર્થ પણ વાર્તા સાંભળે છે આવો આવો તમે બધા તો કચ્છમાં બેઠા બેઠા વાર્તા સાંભળો છો એમને સાંભળો ત્યારે આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હો ધ્યાનથી સાંભળજો રતિલાલ નાયકની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે કાબરબાઈની બદામ એક હતી રસીલા છોકરી આ રસીલા રતન માસીની વાડીએ પોતાની બા સાથે ઉજાણીએ ગઈ હતી હો ઉજાણી એટલે પાર્ટી કરવા ગામની બહેનોએ અહીં વન ભોજનનો કાર્યક્રમ ગોઠવેલો રતન માસીની વાડીમાં ભાત ભાતના વનફળ હતા પેલી છોકરી રસીલા એક બદામના ઝાડ પાસે આવી એને બદામ લેવાની ઈચ્છા થઈ બદામના ઝાડ ઉપર એક કાબર બેઠી હતી રસીલાને નીચે ઉભેલી જોતા જ તેણે એક પાકી બદામ રસીલાના પગ પાસે નાખી રસીલાએ તો એ લઈ લીધી ભાઈ ઉજાણીમાંથી ઘેર આવીને એણે બદામ કાઢી અને બધાને બતાવવા માંડી એ ગાતી જાય ને બદામ બતાવતી જાય બા તને બતાવું કાબરબાઈની બદામ બાપા તમને બતાવું કાબરભાઈની બતા કાબરબાઈની બદામ ભાઈ તમને બતાવું કાબરબાઈની બદામ કીકીબેનને ખવડાવીશ કાબરબાઈની બદામ રસીલાને રસ્તામાં કોયલ મળીને એ તો કે રસીલા હો રસીલા ઉહુ કાલી થામાવાલી થાકુ બા બદામ લઈ લેશે કુહુ બાપા બદામ લઈ લેશે ભાઈ બદામ લઈ લેશે કીકલી રોઈને લઈ લેશે રસીલા કે હું કઈ કોયલ નથી હું તો છોકરી છું છોકરી બા તને બતાવું કાબરબાઈની બદામ બાપા તમને બતાવું કાબરબાઈની બદામ ભાઈ તમને બતાવું ની બદામ કીકી બેન ને ખવડાવીશ કાબરબાઈની બદામ આમ ગાતી ગાતી જતી હતી ત્યાં આગળ જતા રસ્તામાં રસીલાને સંભળી મળી સંભળી કે રસીલા હો રસીલા ચપ દેડકું ચપ ચપ દેડકું ચપ દમડી દે ને સમડી થા ચપ દેડકું ચપ દમડી દે ને સમડી થા ચપ દેડકું ચપ બા બદામ લઈ લેશે ચપ દેડકું ચપ બાપા બદામ લઈ લેશે ચપ દેડકું ચપ ભાઈ તારો બદામ લેશે ચપ દેડકું ચપ કીકી રોઈને લઈ લેશે ચપ દેડ કુચપ રસીલા કે હું કંઈ સાંભળી નથી હું તો છોકરી છું છોકરી એ કે બા તને બતાવું કાબરબાઈની બદામ બાપા તમને બતાવું કાબરબાઈની બદામ ભાઈ તમને બતાવું કાબરબાઈની બદામ કીકી બહેનને ખવડાવીશ કાબરબાઈની બદામ પછી પાછી એ તો બા ને બાપા ને ભાઈને કહેવા લાગ્યો હો બા પટાવી લેશો ના કાબરબાઈની બદામ બાપા બીવરાવી લેશો ના કાબરબાઈની બદામ ભાઈ જોરથી જૂટવી લેશો ના કાબરબાઈની બદામ કીકીબેનને ખાવા આપું છું કાબરબાઈની બદામ પછી તો હિંચકે રમતી રમતી કીકીના હાથમાં રસીલાએ કાબરે આપેલી પેલી બદામ મૂકી કીકી બોલી ટોલી આપો ટોલી આપો ફોલી આપો ફોલી આપો કાબરબાઈની બદામ તોડી આપો તોડી આપો ફોલી આપો કાબરબાઈની બદામ <laughs> રસીલાએ તો પછી બદામ તોડી રસીલાએ બદામ ફોડી રસીલાએ બદામનો ઘર કીકીના મોંમાં મૂક્યો કીકીએ ઘર થૂકી નાખ્યો થૂ થૂ થૂ થૂ બદામ તો કડવી છે કડવી છે તો ભાઈ તમને સૌને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો ત્યારે